એ આવો આવો મારા નાનકુડા એવા ટાબરિયાઓ મારા વાલા વાલા બાળકો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા દ્રષ્ટિ અને વરદાન વાર્તા સાંભળે છે આવો આવો દ્રષ્ટિ બેન વરદાન ભાઈ આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો મને આ વાર્તા મધુકાંત પ્રજાપતિએ કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે અનોખી પુત્રી <laughs> એક હતો રાજા તેને ત્રણ પુત્રીઓ હતી રાજા ત્રણેય પુત્રીઓને ખૂબ પ્રેમ કરતો થોડા જ વર્ષોમાં પુત્રીઓ મોટી થઈ ગઈ રાજાને પુત્રીઓના લગ્નની ચિંતા સતાવવા લાગી ઓ ભાઈ એક દિવસ તેણે ત્રણેય પુત્રીઓને પોતાની પાસે બોલાવી ત્રણેયના હાથમાં એક એક તીર કામઠું આપ્યું ત્રણેયને એક એક તીર છોડવા કહ્યું પુત્રીઓએ પૂછ્યું પિતાજી તમે અમારી પાસે તીર કેમ છોડાવો છો રાજાએ કહ્યું જુઓ તમે હવે મોટી થઈ ગઈ છો તમારા લગ્ન માટે વર નક્કી કરવા માટે મૂર્તિયા નક્કી કરવા માટે તમારે તીર ચલાવવાનું છે તીર જે ઘર આગળ જઈને પડશે ત્યાં તમારા લગ્ન કરવામાં આવશે બોલો લો પહેલી પુત્રીએ તીર છોડ્યું તેનું તીર તો વજીરના ઘર આગળ જઈને પડ્યું એટલે તેના લગ્ન વજીરના પુત્ર સાથે નક્કી થયા બીજી પુત્રીએ તીર છોડ્યું સાણા કરતું અને તેનું તીર નગર શેઠના ઘર પાસે જઈને પડ્યું બોલો બાદશાહે નગર શેઠના પુત્ર સાથે પુત્રીના લગ્ન નક્કી કર્યા હવે ત્રીજી પુત્રીએ તીર છોડ્યું તેનું તીર જંગલમાં જઈને પડ્યું ત્યાં એક ગરીબ કઠિયારો રહેતો હતો ત્રીજી પુત્રી તો કઠિયારાને પોતાનો પતિ માની ચૂકી હતી ભાઈ એટલે તેણે બીજું તીર છોડવાની ના પાડી દીધી અને કઠિયારા સાથે લગ્ન કર્યા ત્રણે બેનો પોત પોતાના સાસરે ચાલી ગઈ અને સૌથી નાની બહેન કઠિયારા સાથે જંગલમાં જતી લાકડા કાપતી અને સાંજે બજારમાં જઈને વેચી આવતી એ તો પતિની સાથે ખભે ખભો મિલાવીને મહેનત કરતી હો વરદાનભાઈ કેટલાક સમય પછી આ કઠિયારાના ઘરે એક દીકરી જન્મી દીકરી જાણે સ્વર્ગની પરી જોઈ લો કઠિયારો એની દીકરી માટે સુંદર કપડાં ખરીદવા ઈચ્છતો હતો પણ તેની પાસે પૈસા નહોતા હવે એક દિવસની વાત છે કઠિયારો અને એની પત્ની પોતાની દીકરી પાસે બેઠા હતા એવામાં આકાશમાંથી વીજળી ચમકી ચમકારાની સાથે જ ત્રણ સુંદર પરીઓ જમીન પર આવી ત્રણેય પરીઓએ બાળકીને એક એક આશીર્વાદ આપ્યા અને અદૃશ્ય થઈ ગઈ એમના જતા જ કઠિયારાનું ઘર હતું ને તો મોટો મહેલ બની ગયો આખા ઘરનો સામાન સોના ચાંદીનો થઈ ગયો કઠિયારાને ખૂબ નવાઈ લાગી જો જોતામાં આ કેવી રીતે બની ગયું ત્યાં જેની દીકરી રડવા લાગી એને રોતી જોતા જ મા તો ગભરાઈ ગઈ પણ રડતી દીકરીના આંસુ મોતી બની ગયા હતા ઓ ભાઈ માના આનંદનો પાર રહ્યો નહીં થોડી વારમાં દીકરી તો હસવા લાગી તેના હસતાની સાથે ચારે બાજુ ગુલાબના ફૂલ ખરવા માંડ્યા બોલો કઠિયારો તો જોઈને આભો બની ગયો ત્યાં જેની દીકરી ઊભી થઈને ચાલવા લાગી એના પગલા જ્યાં જ્યાં પડતા હતા ત્યાં લીલું લીલું ઘાસ ઉગી નીકળતું હતું હો બાળકીના માતા પિતાએ ખૂબ આનંદમાં એનું નામ અનોખી રાખ્યું કેવું અનોખી ખરેખર તે અનોખી જ હતી જે તેને જુએ એ એની સામે જ જોઈ રહે ધીરે ધીરે ધીરે આ અનોખી તો મોટી થવા લાગી તેના વાળ છે જમીન સુધી અડે એટલા લાંબા હતા બોલો કઠિયારાની પરી જેવી સુંદર દીકરીની વાત છેક રાજાના રાજમહેલ સુધી પહોંચી તેણે વિચાર કર્યો કે આટલી સુંદર છોકરીને મારા રાજકુંવર સાથે પરણાવવી જોઈએ તેણે મનોમન નક્કી કરી લીધું એક દિવસ દાસીને અનોખીને લેવા માટે મોકલી દાસી ઈચ્છતી હતી કે અનોખી રાજમહેલમાં ન આવે દાસી તો પાલખી લઈને કઠિયારાના ઘરે ગઈ તેણે કઠિયારાને રાજાની બધી વાત કરી કઠિયારાના આનંદનો કોઈ પાર રહ્યો નહીં એણે અનોખીને પાલખીમાં બેસાડીને રાજમહેલમાં મોકલી પણ દાસીએ જંગલમાં અધવચ્ચે જ પાલખી રોકાવી દીધી તેણે અનોખીના હાથ પગ બાંધીને તેને એક પેટીમાં પૂરી દીધી પેટીને જંગલમાં છોડીને એ તો આગળ વધી ગયા બધા મહેલમાં અનોખીની જગ્યાએ દાસીની દીકરીને મોકલી દેવામાં આવી બોલો રાજાના કુંવર સાથે એ દાસીની દીકરીના લગ્ન પણ થઈ ગયા કુંવરે જ્યારે ઘૂંઘટ ઉઠાવીને પત્નીનો ચહેરો જોયો તો એનું તો મોં પડી ગયું પણ હવે શું થાય આ બાજુ અનોખી બંધ પેટીમાં પૂરા આવીને જોરથી બૂમો પાડી રહી હતી બચાવો બચાવો એ ઘરડા ડોસાના કાને એનો અવાજ પડ્યો એ પેટી પાસે આવ્યો ઘડીભર એ તો પેટી સામે જોઈ જ રહ્યો એમાંથી છોકરીના રડવાનો અવાજ આવતો હતો ડોસાએ પેટી ખોલી આખી પેટી મોતીઓથી ભરેલી હતી અનોખીના બધા આંસુ હતા ને એ બધા આંસુ તો મોતી બની ગયા હતા વરદાનભાઈ ડોસો અનોખીને લઈને ઘરે આવ્યો એક દિવસ અનોખી હસવા લાગી ચારે બાજુ ગુલાબના ફૂલો મહેકવા લાગ્યા ડોસાના આનંદો કોઈ પાર રહ્યો નહીં હો ભાઈ અનોખીએ કહ્યું આ ફૂલ રાજાના મહેલમાં જઈને વેચી આવો ડોસાને આ વાત ગમી ગઈ એ તો ફૂલો લઈને રાજાના મહેલે પહોંચ્યો રાજાના કુંવરે આવા ફૂલો પહેલા ક્યારેય જોયા નહોતા તેણે મો માગા પૈસા આપીને ફૂલો તો ખરીદી લીધા બધા કુંવરે પૂછ્યું કે આટલા સુંદર ફૂલો કયા બગીચામાં ઉગે છે ડોસાએ કહ્યું મને જંગલમાંથી બંધ પેટી મળી તેમાં અનોખી નામની પરી જેવી છોકરી હતી તેના આંસુ મોતી બની જાય છે અને હસે તો ફૂલ ખીલે છે ફૂલ કુંવરે તો વિચાર્યું જરૂર આ કઠિયારાની દીકરી હોવી જોઈએ દાસીએ મારી સાથે દગો કર્યો છે એટલે તેણે અનોખીને મહેલમાં બોલાવીને તેની સાથે લગ્ન કર્યા જ્યારે દગાબાજ દાસી અને એની દીકરીને કેદ કરીને જેલમાં પૂરી દીધા તો ભાઈ દ્રષ્ટિબેન વરદાનભાઈ આવી હતી આ અનોખી પુત્રીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી હશે ને તો આ વાર્તા તમે તમારા ભાઈ બન ને બેનપણીઓ ને શિક્ષકોને ને બધાને કહેજો પાછા હો ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો